દાદા ભગવાનના અસિંહ જયકારો દાદા ભગવાન જયકારો દાદા ભગવાનના અસિંહ જયકાર હો ભગવાનના અસિંહ જય જયકારો નારા ભગવાનના અસિંહ જય જયકારો દાદા ભગવાનના અસિંહ જય જયકારો દાદા ભગવાનના અસિંહ જય જયકારો સિંહ જયકાર દાદા ભગવાનના અસિંહ જયકારો દાદા ભગવાનના અસિંહ જયકાર હો દાદા ભગવાનના અસિંગ જયકારો દાદા ભગવાનના અસિંગ જયકારો દાદા ભગવાનના અસિંગ જયકારો સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસિંહ જય જયકારો દાદા ભગવાનના અસિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસિંહ જય જયકારો દાદા ભગવાન सिंह जय जयकार हो दादा भगवान ना असीम जय जयकारो दादा भगवान ना असीम जय जयकार ભગવાનના અસિંગ જયકારો ભગવાનના અસિંગ જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન નરસિંહ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસિંગ જયકાર નાના ભગવાનના અસિંગ જયકાર શાહ સાહેબને મુખ્ય દિવસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નવસારીથી આપણા વડીલ મહાત્મા દિનકરભાઈ દેસાઈ એમના તરફથી આ જે મોકલાયેલો છે પત્ર જગદીશભાઈ એમ ને કાલે અમે મળી શક્યા નહીં એમને એટલે એ વાંચી લઉં છું બહુ સારું કર્યું તારીખ સત્તર નવ દાદા ભગવાનના અસીમ જય જયકારો લાવો બસ કરી દો દાદા ભગવાનના અસીમ જય કારો પેલું દબાઈ જશે વાંધો નહીં ને જશે એના પર પ્રવાસ જશે પૂજ્ય પરમ પૂજ્ય પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પરમાત્મા દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય પરમ પૂજ્ય શ્રી આપના પ્રગટ જ્ઞાની પરમાત્માના એકાસીમાં જન્મ જયંતિ નિમિત્તે એકાશીમાં અનંત પ્રણામ અને આશીષ યાચના આ થકી આ જન્મ સંપૂર્ણપણે સર્વાંગપણે સફળ થઈ ગયેલ છે આ અમારા દરમિયાન અવર જવર શરીર પ્રકૃતિ ઠીક રહી નથી પરંતુ દરમિયાન જગદીશભાઈ સાથે ગાંધીનગર કેલમપુર કામે જમીન જવાનું થયું એટલે તબિયત ખૂબ જ સારી થઈ ગઈ અને આપણે ભાવિઓ અને માટે ટેન્ડર પ્રસ્તાવ રજૂ કર્યો જેને સાથે શુક્લ અંતકરણ આશીર્વાદ આપતી જગદીશભાઈ સાથે કેલમપુરના કામે મને મૂકતા એટલે મને સંપૂર્ણ વિશ્વાસ આવ્યો કે અમે મારી સંકલન એટલે તમે જઈને આવ્યા એમ તેમની આવી તબિયતમાં ગયા હતા આવી શક્યા હતા સારું તબિયત સારી લાગી ને ચાલો ચાલો જય સચ્ચિદાનંદ બેન આવી ગયા કોણ આવ્યું છે અમદાવાદથી આ બાજુ તમે જેસી ઓ હર્ષદભાઈ એ સચ્ચિદાનંદ બધા ખૂબ આશીર્વાદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ કોને દિનકરભાઈ ગોસ્વામી તો યોગેશાનંદજી પદ જમાવો ત્યારે બે આવ્યા છે તબિયત કેવી છે એ તો લાવશે કરશે કોણ છે તો કરશે કરશે જય સચ્ચિદાનંદ બરોબર છે ક્ષિતિજભાઈ મજામાં યાદ તમે વાત કરી હતી કે આવું થઈ ગયું કોનું દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો કનુ દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો કનુ દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો નિશ્ચય દ્રષ્ટિ સ્થિત વ્યવહારે નિશ્ચય દ્રષ્ટિ સ્થિત વ્યવહારે હિસાબો મોકલાવો દાદા કનુ દાદા નિર્દુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો વ્યાવતિત છે કરતા શક્તિ પ્રગટાવો પ્રગટાવો સમભાવે નિકાલિયવસા સમભાવે નિકાલ અનુદાતા નિર્દુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો અનુદાતા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો શુદ્ધાત્માના બુક કી પરને મોક્ષ વિશુદ્ધ વર્તાવો દાદા મોક્ષ વિશુદ્ધ વર્તાવો દાદા સનુદાતા નિર્દુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો સનુદાતા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો पञ्चाज्ञाप्रं पञ्चम कीर्ति पञ्चाज्ञाप्रं पञ्चम कीर्ति प्राज्ञा પૂર્ણ પ્રભાવો દાદા પ્રજ્ઞાપૂર્ણ પ્રભાવો દાદા કનુ દાદા નિર્દુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો કનુ દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો કેવળ નિજ સ્વરૂપમ સી વિરાટ કેવળની જ સ્વરૂપમ તીરક શ્રુતા સી જાઓ દાદા શ્રુતા ગમસી જાઓ દાદા દાદા નિરુદ્ધમ જ્ઞાનાજી પ્રગટાવો દાદા નિર્ધુ કનુગદ નિર્દુમ ગાનાદિ પ્રગટાવો કનુગદ નિર્દુમ જ્ઞાનાદિ પ્રગટાવો અહીંયા આવશે અહીંયા દાદાજી આ પદ સમજાવો ને નિર્ધૂમ એટલે પ્રભાવ સાહેબ પ્રભુ ayuu hido kursi ayuu la كم بس بل بل بل جوز فاتك શાહ સાહેબ આ છે એમને ખૂબ ખૂબ સચ્ચિદાનંદ કરો અને આપણા બધા એના આપતા પુત્રો આપ સૌના બધા એના વડીલોના ખૂબ ખૂબ એમના માટે એમના સ્વાસ્થ્ય માટે આપણે પ્રાર્થના કરીએ બહુ સુંદર કામ કરી રહ્યા છે આવા સ્વાસ્થ્યમાં એટલે પ્રમીલાબેન આવ્યા છે ક્યાં ગયા હા બસ બસ સદારો પધારો બસ બસ ખૂબ આશીર્વાદ ખુશી પદ્ધતિ આમાં તો બધું આજ્ઞાનું છે એટલે ખાસ તો આપણે મહાત્માઓ માટે આ કાળમાં દાદા ભગવાને આપણને સમજાવ્યું છે તેમ આપણને તપ કરવાનું ના હોય તપ આવી પડે એને કહેવાય અને એ તો આ કાળે ડગલે પગલે આવી પડે એવા છે તપો તપ તપ એટલે તપવું એવો અર્થ થાય છે આમ તો એટલે કે જે શરીરમાં આપણો મોહભાવ છે તો શરીરના મોહભાવમાંથી આપણે નીકળી શકીએ એના માટે બે જાતના તપ તો શાસ્ત્રોમાં કહેલા છે અને મોટા પુરુષોએ જ્ઞાનીઓએ કહેલા છે કે બાહ્ય તપ પરંતુ બાહ્ય તપ સારે માટે તો કે અંતરંગના તપના હેતુ માટે એટલે એ બાહ્ય તપ એનું કારણ સારી રીતે બને અંતરંગના તપ માટે કે જે અંતરંગના તપથી આપણે અંતરની શુદ્ધિ વિશુદ્ધિ થતાં થતાં આપણી શારીરિક વ્યવહારની વિશુદ્ધિ થતી જતી જાય અને આપણે પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાના સંજોગો પ્રાપ્ત થાય એ આપણે લૌકિક માર્ગમાં તો હોય છે જ લૌકિકનો અર્થ કરવા કરવાપણાના માર્ગમાં એ તો છે જ પરંતુ આ અક્રમ એટલે અપવાદ સ્વરૂપે આ કાર્ય માટે ખાસ કરીને આજે આ પ્રગટ થયેલું દાદા ભગવાનથી પ્રાપ્ત આપણું અક્રમ વિજ્ઞાન અક્રમ માર્ગ જે દાદા ભગવાનની એમ પટેલ રૂપી મન વચન કાયાની દેહની કેડી સ્વરૂપે પ્રાપ્ત થયો અક્રમ માર્ગની કેડી એને કહેવાય છે દાદા ભગવાનના એમ પટેલ સ્વરૂપી દેહ એ કેડી કહેવાય છે અને કેડી એ આપણને મુખ્ય મોક્ષ માર્ગે મૂકી દેવી કેડી છે એ કેડી એવી કે આજે આ કાળમાં કળિયુગમાં કેવળ જ્ઞાનના પ્રકાશને પ્રાપ્ત થઈને કેવળ દર્શન સ્વરૂપે આપણા બધાની સમક્ષ હાજર રહીને પ્રત્યક્ષપણે પુરાવા સ્વરૂપે દ્રષ્ટાંત સ્વરૂપે આદર્શ બધાને પ્રાપ્ત થવાનો અત્યંત લાભ મળ્યો બહુ પુણ્યશાળી ભાગ્યશાળી મહાત્માઓ બધાને આ લાભ મળ્યો અને આજે આ બે થકી પણ એ લાભ બધાને અમે એમ નહીં કહીએ કે અમે અમારાથી મળે છે પરંતુ એ દાદા ભગવાનની કૃપાથી જ આ બેના માધ્યમે કરીને મળે છે અને આપતા પુત્રો અને એમના પ્રાવડા એમને જે કર્યા છે તેમના લાભથી મળે એટલે એના માટે નિર્ધુ મગ્નિ કે છે યોગેશાનંદજી પણ કોનું છે કવિ અચ્છા કવિરાજે આજે બહુ અદભુત કર્યું છે નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રજ્ઞાઓ એટલે આપણું અંતરતપ ત્યાં આગળ જ આ નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટ થાય છે એટલે કે આપણા અંતર તપમાં આપણા તપ અગ્નિએ કરીને શુદ્ધાર્થના દ્રષ્ટિ સાથેના તપ અગ્નિએ કરીને એ તપ અગ્નિમાં જેમ જેમ આપણી અંતઃકરણની ને વ્યવહારની વિશુદ્ધિ થતી થતી જાય જેને કારણે આપણા દર્શનની શુદ્ધિ થતી જાય એના માટે આપણને એ અંતરતપમાં તપ અગ્નિ જેનાથી જ્ઞાનાગ્નિ એટલે નિર્ધૂમ જ્ઞાનાગ્નિ પ્રગટ થાય એ આપણી જેમ જેમ આપણી અશુદ્ધિ એમાં તપમાં બધી જ ઓછી થતી થતી આપણે વ્યવહાર શુદ્ધિને પામતા જઈએ તેમાં એ જ્ઞાનાગ્નિ પ્રગટ થાય છે અને જ્ઞાનાગ્નિ પ્રગટ થાય છે એ દર્શન શુદ્ધિ વગર તો થાય જ નહીં દર્શન સુધી થતાં જ એ જ્ઞાન અગ્નિ આખો પ્રગટ થાય છે નિર્ધૂમ નિર્ધૂમ હવે અગ્નિ એને કયો એ શક્તિ છે અગ્નિ ને શક્તિ બે હંમેશા વ્યવહારમાં સરખાવાય છે એટલે તપ અગ્નિ અને જ્ઞાન અગ્નિ બહુ અદભુત વાત છે નિર્ધૂમ એ સિવાય આપણે આપણા અભ્યાસને કરીને અત્યાર સુધી જે આપણે આ માર્ગમાં આવ્યા છીએ અને આપણે પુણ્યના યોગે દાદા ભગવાનથી જ્ઞાન સ્વરૂપ જ્ઞાન પામ્યા બધું થયું આજ્ઞા ધર્મ પામ્યા એમાં આજે આ અપવાદ સ્વરૂપે જે આપણને અંતરમાં ડગલે ને પગલે તપ અને તપના સંજોગો આવે કે જેમાં સહન ના થાય પરિસ્થિતિઓ આયા જ કરે તેને કહેવાય નહીં સેવાય નહીં છતાં આપણે સહન કરવાનું નથી વાત કરતા પરંતુ ધીરજથી ધીરજથી આવા સંજોગોમાં આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે જ્ઞાતાગ્રસ્તા સ્વભાવે કરીને રહી શકીએ એના માટે આ બધી શક્તિઓને પ્રાર્થનાઓ કરવાની છે શાહ સાહેબ અને એ બહુ જરૂરનું છે શક્તિ માટે જે શક્તિ આપણી પાસે ખૂટતી છે એના માટે પ્રાર્થના સિવાય અન્ય માર્ગ જ નથી અને પ્રાર્થના એ આપણને અંતરમાં વ્યવહારમાં બધા જ વ્યવહારોમાં જે વ્યવહારોમાં આપણે લઘુ ના રહી શકતા હોઈએ એવા બધા વ્યવહારોમાં આપણી લઘુતા ખુલ્લી થતી જાય એના માટે અત્યંત આવશ્યક છે પ્રાર્થના એટલે નિશ્ચય આપણા બધાનો આપણો પોતાનો જ કે ગમે તેવી પરિસ્થિતિઓ અણગમતી આવે કઠિનમાં કઠિન પરિસ્થિતિ આવે છતાં પણ આપણે ધીરજથી એ જ્ઞાતા જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવે પોતે પસાર થઈ શકીએ કે જેથી એ બધી પરિસ્થિતિઓ જેનો સ્વભાવ ઉત્પન્ન થવાનો અને નાશ થવાનો છે જ સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે આ બધું દાદાના ગંભીર પરમાર્થ સૂત્રો એટલા હૃદયમાં રાખી અને ધીરજ ધીરજ અને ધીરજ બીજું કંઈ ના જોઈએ આપણને પેશન્સ હોવી જ ઘટે અને આપતા પુત્રો એટલા માટે ધીરજની આજે સજીવન મૂર્તિઓ બની જાય એવું અમારા અમારી ભાવના છે આજની અને બધાને માટે શાહ સાહેબ વડીલો અને મહાત્માઓ પણ એમને આ પ્રમાણે ધીરજની મૂર્તિઓ સ્વરૂપે લક્ષ્યમાં રાખીને બધા પ્રગતિ કરતા રહે આપણો અગ્નિ છે બધો તપ અગ્નિ છે આખો વ્યવહાર આ કાળમાં એટલો સુંદર આપણે મળ્યો એમાં આપણે જ્ઞાન સાથે આપણને મળ્યો છે જેને વ્યવહાર કહેવાય કે હું શુદ્ધાત્મા છું અને પોતે દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બાકી રહ્યો મન વચન કાયા અને એનો વ્યવહાર એને જ ભગવાને વ્યવહાર કર્યો મોટા પુરુષોએ પણ એને જ વ્યવહાર કર્યો છે એટલે છતાં પણ વ્યવહાર તો લૌકિક ભાષામાં પણ હોય છે પરંતુ આ અલૌકિક વ્યવહાર છે આખો અલૌકિક વ્યવહાર છે એટલે કે એ આખો અંતરથી અંતરવિજ્ઞાનમાં વિજ્ઞાન દ્રષ્ટિ પ્રત્યે આપણી આ તપમાં બધા તપના સંજોગોમાં આપણે સારી રીતે આપણે પોતે પોતાના હિત માટે અને પોતાના કલ્યાણ માટે આપણે શુદ્ધિ પામીએ કે જેથી આપણે કલ્યાણ કરવા તો જતા નથી પરંતુ જે કોઈ આપણને મળે અને આસપાસ બધા માટે પણ આપણે એ કલ્યાણના નિમિત્ત બની જઈએ એના માટે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે દૂધ દાદા ભગવાને કરી આપી છે સાહેબ નિમિત્ત શબ્દ શાસ્ત્રે બહુ ગાયો છે અને ઉપાદાન શબ્દ પણ ખૂબ ગાયો છે ઉપાદાન એટલે ઉપેય સ્વરૂપ પ્રાપ્ત એ ઉપેય સ્વરૂપ પ્રાપ્ત એ પરંતુ ઉપાદાન અને નિમિત્ત ખૂબ ગવાયું છે શાસ્ત્રોમાં અને એમાં આપણને સહેજા સહેજ આપણે બધા મોટા ભાગના કોઈ ધર્મ શાસ્ત્ર કશું વાંચ્યા વગર સીધા પામી ગયા બહુ આ તો અદભુત આશ્ચર્ય બન્યું છે અદભુત તો એને આપણે સાર્થક કરીએ આપણે અને અમારે માટે પણ આપના બધાનો પ્રેમ અમે ઝીલી શકીએ એવી શક્તિઓ અમને પ્રાપ્ત થાય આપના બધાના આશીર્વાદથી એ પણ અમે જરૂર આપની પાસે વિનંતીને પ્રાર્થના કરીશું પુત્રો આપ ખાસ કરીને ખાસ કરીને કાંતિભાઈ તમારા આશીર્વાદ અમને બહુ જોઈશે જરૂર આપ સમજ્યા હમ જય સચ્ચિદાનંદ એટલે નિર્ધુમ જ્ઞાનાગ્નિ બીજું બધું તો આજ્ઞા જ છે આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ તપ અને તપ એ મુખ્ય મુખ્ય પાયો છે આપણો તપશ્ચરણનો તપશ્ચરણ વગર એ આજ્ઞા ધર્મ એ આજ્ઞા એ ધર્મ રહી શકે એવું છે નહીં એટલા માટે આજ્ઞા ધર્મ આપણે પ્રાપ્ત થયો છે એ ધર્મે કરીને આપણે આ તપશ્ચરણમાં બહુ સારી રીતે આપણે શક્તિઓ જ્યાં શક્તિઓનો ભંડાર છે ત્યાંથી આપણને શક્તિઓ મળતી રહે આજે શાહ સાહેબ અમે તો કહીએ બધા એને કે અમને અનુભૂતિ કહીએ છીએ મારો અનુભવ પ્રમાણ છે આ કે દાદા ભગવાન આજે પણ એમના તરફથી શક્તિનો પ્રવાહ મળી જ રહે આપણને બહુ સારી રીતે મળી રહે આપણે એમને એ રીતે અવધારી શકીએ તો શક્તિનો પ્રવાહ પરંતુ આપણી શક્તિ પોતાની અને પોતાની હજુ નિકાલ થઈ રહી છે શક્તિને આપણી માનીશું તેમાં જરાક બહુ જ કાળજી રાખવી પડશે ઘણી ઘણી કાળજી રાખવી પડશે સમજાયું બધાને તો એક જય સચ્ચિદાનંદ ચાલો આજે આ દેહ આ ધરતી ઉપર આપણા બધાના પ્રેમથી મિલનબેન સમજી કે નહીં ટકવાનો છે કે નહીં હંડ્રેડ પર્સન્ટ એટલે હર્ષદ શું કે છે જેસી તમે ડોક્ટર ડોક્ટર શાહ સાહેબ આપ શું કહો છો ચાલશે ગાડી યોગેશ શું કહે છે હે કાંતિભાઈ તમારું શું કહેવું છે સત્યુ પણ તમારા બધા સાથ હોય કેમ ચાલે કહો મને આવે એટલે સાત બધું જોઈએ આપણે એટલે આ મહાત્માઓ બલિલ સંઘ એ બહુ અદભુત છે અને એ આપણી એની પવિત્રતા જળવાઈ રહે તેના માટે અમે તો તમને ખાતરી આપીએ છીએ કે આ શરીરનો છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી અમે તમારી બધાની સાથે છીએ અત્યારે દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાનનું કામ એટલું સુંદર ચાલી રહ્યું છે જે દાદા ભગવાનની પોતાની ઈચ્છા હતી નિરીક્ષક પુરુષની ઈચ્છા સાથે નિરીક્ષક પુરુષ જેની ઈચ્છા માત્ર નથી એવા પુરુષની ઈચ્છા એ ઈચ્છા કહેવાય ત્યારે જગતનું કલ્યાણ થાય કલ્યાણ ત્યારે થાય અને ઈચ્છા શું કે આ અક્રમ વિજ્ઞાન એ વ્યવહારથી બધાને આજે વિશ્વમાં ખૂણે ખૂણે પહોંચી જશે અને એવી રીતે બધાને કામ લાગશે આવો સમીરભાઈ અને એ અત્યારે એનો યજ્ઞ જે ગઈ સાલથી ચાલુ થયો છે સુરત મુકામે મહાવીર તીર્થનામ ક્ષેત્રે આપણા વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રયાસથી એ જ કરી એ જ પુરુષાર્થ ઇન્ટરનેશનલ લેવલે એટલે કે પશ્ચિમની દુનિયા માટે શાહ સાહેબ બહુ સુંદર પરિણામ આપ્યું છે એને ત્યાં પશ્ચિમ દેશના ભારતના બધાના વિદ્વાનો ઉચ્ચ કોટીના ત્યાં ભેગા થઈ અને બધાને સમજાયું કે આ વિજ્ઞાન અદભુત છે અને એ વિજ્ઞાનને આગળ વિકસાવવા માટે બધાના બધાના લાભ માટે બધાએ નિશ્ચય પણ કર્યો બહુ સુંદર રીતે ઘણું સુંદર થયું સાસાએ બહુ સુંદર થયું અને ત્યાં અમારે આ જ વચનો હતા એ બધા મોટા મોટા વિદ્વાનો આગળ અને આપણા મહાત્માઓ બધા હતા કે આ વિજ્ઞાનમાં આયુ ઘટી જાય એ જ આપણો નિશ્ચય હોવો ઘટે કારણ કે આયુ ને આયુ કર્મ છે એ આયુ કર્મમાં દાદા ભગવાનનો બહુ સુંદર સિદ્ધાંત છે કે જન્મથી તે છેવટ સુધીનો એ દેહ માટેના સંજોગો છે તે બધા જ બાહ્ય એ આયુ કર્મ કર્મને આયુષ્ય કર્મ પ્રમાણથી ટકવા માટે એટલા બધા કુદરતના પ્રોવિડન્સમાં છે કે કુદરત બધી રીતે આપણને સહાય કરી એવી છે આપણો નિશ્ચય આમાં હોય અને આપણી શક્તિની પ્રાર્થના હોય તો બહુ સુંદર કામ થયું શાહ સાહેબ તો આજે આપતા પુત્રો અમે તમને ખાસ કહીશું કે સમય અને સમયનો સમયની માર જોતા આજે એવા મન માનીને કાયાને એક ભાવે આપણા નિશ્ચયની ઐક્યતાએ નિશ્ચયની ઐક્યતાએ અને વ્યવહારથી આપણે એમાં મચી પડીએ લાગી પડીએ ખૂબ રીતે બધાને એના માટે યોગેશાનંદજી કંઈક બોલાવતા તારે ધમધમાવો કંઈક કે બધા ધમધમાવે એવું થાય એટલે અને તમારે બધા રજાથી થોડી લઈએ કે પ્રસાદ જય સચ્ચિદાનંદ દમદમો બરોબર પેલું કઈ છે ને તમે અમારા ભગવાન કે ના ના હનુમાનને બોલાવો એટલે પછી તમે બીજું બોલાવો તમે તમારું પરમેશ્વરને દાદા મારા પ્રાણ અનંત કાળથી ઉભા દાદા અનંત દાદા સ્વીકારો પ્રણામ ની શોધમાં ભટકી સુકાન અંધારાને દૂર કરીને આપો સ્વરૂપ જ્ઞાન અનંતકાળથી ઉભા દાદા અનંતકાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ ના કોઈ અહીંયા ભેદભાવ છે ના કોઈ पाकिस्तान ना कोई पाकिस्तान दौड़ो दौड़ो लई लो लई लो दौड़ो दौड़ो लई लो लई लो खुली या दुकान અનંતકાળથી ઉભા દાદા અનંતકાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ करे नीदान गजब करे नीदान अक्रम मार्गनि ट्रीटमेंट थी अक्रम मार्गनि ट्रीटमेंट थी उगले गूंज तमाम उगले गूंज तमाम નાખે કામ કાઢી નાખે કામ અનંત કાળથી ઉભા દાદા અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ وردان مابو جو وردان جو جو دادا نہیں آو تو جو جو دادا نہیں آو تو مچی جسے تو پان مچی جسے تو پان અંતિમ પ્રાણ નીકળે અંતિમ પ્રાણ અનંત કાળથી ઉબા દાદા અનંત કાળથી ઉબા દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ અમે તમારા ગૌતમ સ્વામી અમે તમારા વર્ધમાન તમે વીર વર્ધમાન અંબે તમારા નરસિંહ મહેતા અમે તમારા ને અમે તમારા ને તમે અમારા રામ તમે અમારા અનંત કાળથી ઉભા દાદા અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ નાના બોલો મોટા બોલો બોલો જય દાદા ભગવાન બોલો જય દાદા ભગવાન જય દાદા ભગવાન અનંત કાળથી ઉભા દાદા અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રાણ દાદા અમારા પ્રાણ અનંત કાળથી ઉભા દાદા અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ દાદા સ્વીકારો પ્રણામ બીજું તમે બોલવા માંગતા હતા બોલો શું જ્યાં જોવું છે સાહેબ અહીંયા હતું તે વડોદરા ખાતે વડોદરા ખાતે પર્યુષણ પર્વ હતું એમાં પુરીનાનંદજી હતા સાથે હતું કંઈ હિરેન હિરેન તો એમને નક્કી કર્યું હતું પછી આપણે જોઈએ એને કે આ પર્યુષણના અંતે મહાત્માઓ પાસે નક્કી કરાવ્યું હતું કે આવતા બાર મહિનામાં શું પુરુષાર્થ કરશો જેથી કરીને જ્ઞાનમાં પ્રગતિ થાય બધાને એક કાગળ પર લખી લાવવા કહ્યું હતું જેથી કરીને જ્ઞાન મન જેથી કરીને મન બંધાઈ જાય મન બંધાઈ જાય અને પ્રબળ પુરુષાર્થ થાય તો આ સર્વેના નિશ્ચય એમને આપણા આશીર્વાદ મળે તે માટે આ કાગળિયા આમાં ફાઇલમાં લાયા છે આખું છે પછી જોઈએ આપણે આપણે દૂર જવા દો મારું સ્વરૂપમ મુજને મારું સ્વરૂપ સ્વામી નથી જણાયું સ્વામી તેથી કરું છું દર્શન તેથી કરું છું જન્મોથી સાંભળ્યું છે આત્માને દેહ બિન્ના આત્માને દેહ બિન્ના અરિહંત સ્વાનુભવતી સ્વાનુભવથી અરિયંત સ્વાનુભવથી વિદાર ભાવ પ્રજ્ઞા વિદાર ભાવ પ્રજ્ઞા છેની પ્રગટ પ્રજ્ઞા છેની પ્રગટ મુજમે મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન સમારું आद्यक्षणात्मभीमु आद्यक्षणात्मभीमु निर्वेदतन्मया गे त्रियोगलोकतार વાત વર્તમાની સિદ્ધાર્થ વર્તમાની અધ્યક્ષણાત્મભીમું અધ્યક્ષણાત્મભીમું નિર્ભેદ તન્મયાંગે का स्वरूपम मुझमें स्वरूप मुझने स्वामी नती जनायूं स्वामी नती जनायूं तेती करूं छु दर्शन તમારું सेवाठ से प्रयोगो सेवाठ से प्रयोगो केवल कपीच मोक्षी केवल कपीच मोक्षी सुतातिशु अयो આપનું સ્વરૂપ છે શંતિ સ્વ જણાયું શાંતિ સ્વજણાયું મંદરા તમારું સુંદર કવિરાજે આ પદમાં મહાત્માઓ માટે આખો પુરુષાર્થ કેવો હોઈ શકે એમના અનુભવ પ્રમાણથી બહુ સુંદર લખ્યું છે બહુ સરસ લખ્યું છે પુરુષાર્થ અને પરાક્રમ બેવામાં છે અદભુત છે હમ શ્રીમંદ સ્વામી ભગવાનને પ્રાર્થના છે દાદા ભગવાનની પ્રત્યક્ષ સાક્ષીએ એટલે આ ત્રિયોગ લોકતારક એટલે આપણો ત્રિયોગ છે આપણો મન વાણીને કયા સ્વરૂપ ત્રણ કરણ યોગ એ લોકતારક એટલે કે આ મન વાણી અને કાયા સ્વરૂપ જે લોક છે એ તારક એવો જે આજે આપણે પ્રાપ્ત થયો સ્વરૂપ જ્ઞાનથી સિદ્ધાર્ક વર્તમાને એટલે સિદ્ધ ભગવંતનું અનંત સુખ છે તે અહીંયા આગળ એનો અર્ક સ્વરૂપે આપણે અહીંયા ચાખ્યું અહીંયા કળિયુગમાં પાંચ પાંચમા આરામાં બને નહીં તે અધ્યક્ષણ એ અધ્યક્ષણ શું હશે અધ્યક્ષને ક્ષણ એટલે અત્યારે આ ક્ષણ સુધી આત્માભિમુખ અને આપણે હું શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્મા સ્વરૂપે આપણી દશા અંતરાત્મા દશા પ્રાપ્ત થઈ એ આત્માભિમુખ એટલે શુદ્ધ આત્મા સ્વરૂપને એને અભિમુખ તે બાજુની થઈ નિર્ભેદ તન્મયા અંગે અને એ આખું હૃદયથી નિર્ભેદ સ્વરૂપે એ કરીને અંગે આખા દેહમાં અંગે બહુ સરસ છે જેવા મળે છે સંજોગ સંજોગ વિયોગી સ્વભાવના પણ એવા જેવા મળે છે સંજોગ એવા થશે પ્રયોગો કે સંજોગ માત્ર એ સંગી ક્રિયાઓનો છે અને એ પ્રત્યેક સંજોગોમાં એ સંગી ક્રિયાઓ યુક્ત એવા સંજોગોમાં હું અસંગ છું જેવા મળે સંયોગ એવો પ્રયોગ આપણે કરવો જ પડે એ અસંગતાનો અભ્યાસ ખૂબ કરવો પડે પણ ગમે તેવો સંજોગ આવે એની સામે આ અભ્યાસ કરવો તેવા પ્રયોગ પ્રયોગ પ્રયોગ એને કહેવાય છે જેવો સંજોગ વ્યવહારમાં આવે એ ગમતો આવે કે ના ગમતો આવે ગમે તે આવે પરંતુ કોઈ પણ સંજોગ માત્રમાં સંજોગ માત્રમાં હું અસંગ છું નિર્લેપ છું અને એ પ્રમાણે આપણા પ્રયોગો રહેવા જ ઘટે કેવળ ખપી છું મોક્ષી હવે ગમે તે સંજોગ આવે પરંતુ એ સંજોગો મને ખપે નહીં હું કેવળ મોક્ષનો જ ખપી છું ખપી એટલે મન વાણીને કાયા એ આજ્ઞા ધર્મ સ્વરૂપે અને આજ્ઞા તમથી તપથી એ મોક્ષ માટે જ શુદ્ધાત્માના ખાતે જ ખપી જાય ખપી જાય એનો એક એક શ્વાસ એના વગર ના જાય એવા શુદ્ધાતિ અયોગો અને એટલું જેટલું થયું જેટલું રહેવાયું એટલા શુદ્ધ અતિશુદ્ધ અને જેટલી આપણી શુદ્ધિ થઈ એ પ્રમાણેના એ અયોગો એટલે સંયોગ પછી પસાર થઈ ગયો એટલે આપણને એટલું અયોગી દશા પ્રાપ્ત થઈ અયોગો બધા આ તો કેવું જ્ઞાન મહેર ભગવાનનું સાડા બાર વર્ષનું તપ કલ્યાણ જ છે આવી રીતે જ એમને કર્યું બધું સંજોગો પણ એમની એ વસ્તુ જુદી છે આજ્ઞા આજ્ઞાધર્મ આટલું જ મૂકી દીધું છે આખું એટલે જે આપનું સ્વરૂપ એટલે પ્રત્યક્ષનું જે સ્વરૂપ છે જાતે ન ઓળખાયું ઓળખાયું ના હોય પરંતુ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય છે કે મારું તે સ્વરૂપ છે એટલે જ્ઞાની પુરુષ આપણો આત્મા છે એ આપણું સ્વરૂપ છે આપણને રહે તે પ્રમાણે મારું તે સ્વરૂપ છે દર્શનથી સ્વ જણાયું અને જ્યારે યથાર્થ નિરીધ્યાસન કરીને આપણે દર્શનમાં સ્વ સ્વરૂપે જણાય ત્યારે ત્યાં આગળ એની પૂર્ણાહુતિ થાય છે નિધિધ્યાસન અદભુત છે નિધિધ્યાસનનો અર્થ બહુ મજાનો છે આ તો શાહ સાહેબ આપણે આ પરીક્ષણનો બહુ ફરજ ફરજશ્રુતિ બહુ સરસ આવી છે વડોદરા ક્ષેત્રની પુલિનાનંદજી અને એમાં પુલિનાનંદજી પોતે લખે છે કે હે દાદા ભગવાન હે પ્રગટ પ્રત્યક્ષ કનુ દાદાજી પુલિનના નૈમિત્તિક ભાવે જે જવાબદારી છે આપતા પુત્ર તરીકે એ જવાબદારી આપના અંતર આશય મુજબ પાડી શકે અને મહાત્માઓને જ્યાં અને જ્યારે માર્ગદર્શનની જરૂર પડે ત્યારે આપ મારી અંદર હાજર રહી મહાત્માઓના કલ્યાણ અર્થે માર્ગદર્શન આપતા રહો અને મહાત્માઓની અને પુલિનના મન વચન આપના અંતરાશ્રય મુજબ પ્રગતિ થાય અને પૂર્ણતાને પામે એવી આપના ચરણોમાં પ્રાર્થના કરું છું અને એમને ત્યાં નિશ્ચય કરાયો હતો બધાને કે આ પર્યુષણ પર્વ મહાત્માઓ પાસે નક્કી કરાયું કે આ બાર મહિના દરમિયાન એવો પુરુષાર્થ કરો જ્ઞાનમાં જ્ઞાન આપણું પ્રગટ પ્રગતિ કરી શકીએ અને એક કાગળ પર એ કેવી રીતના કરવા માગે છે બધા એ લખી લાવવાનું કહ્યું હતું કે આખી ફાઇલ આવી છે મહાત્માઓ જુઓ આ ફાઇલ આવી આખી ફાઇલ આવી કે જેથી કરીને મન બંધાય અને પ્રબળ પુરુષાર્થ થાય તો આ બધા બહુ સુંદર આવી છે ફાઇલ તો એમાં આ એક નંબર બે કાગળ હું વાંચું છું પટેલ બત્સંગ રાજેશભાઈ વડોદરા નો છે કે પંદર વર્ષનો છોકરો છે એસએસસીમાં હમણાં પાસ થયો એસએસસી પાસ થઈ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એને એડમિશન લીધું છે કેલનપુર કેલમપુરમાં કરે કેલમપુર સ્કૂલમાંથી સ્કૂલ કામ કરતી જાય છે હવે તો જગદીશભાઈ તમારી સ્કૂલ કામ કરતી જાય છે હાઈએસ્ટ માર્ક અચ્છા બહુ સરસ એમ કે બહુ સરસ તુલિનાનંદજી તમારા આશીર્વાદ ફર્યા સ્કૂલે બહુ કામ કર્યું એટલે પ્રવીણ પુલીનાનંદજી શ્રી પુણ્ય મહારે મારા જીવનમાં ચોથી આજ્ઞા ખૂબ જ કાળજીપૂર્વક પાડવી છે સોળ વર્ષનો છે કે સિક્સટીન યર્સ મારે મારા જીવનમાં ચોથી આજ્ઞા ખૂબ જ કાળજીપૂર્વક પાડવી છે કેમ કે મારે આ જગતની બધી જ ફાઇલોનો સંભાળ નિકાલ કરવો છે અને મારો વ્યવહાર એવું રાખવો છે કે જેથી કોઈને મારાથી કિંચિત માત્ર પણ દુઃખ ન અપાય માટે મને આશીર્વાદ આપજો પુલિનાજી આશીર્વાદ આપજો એને હા લિખિત બધા બહુ સાહેબ તો છાપવા જેવું જ બધું એમ શું કર્યો તો કહો બોલવાનું આપજો જરાક તમે ક્યાં હતા અમદાવાદ હતા અમદાવાદ તમે બે મહેશાનંદજી અને કમલેશાનંદજી અમદાવાદ હતા અને યોગેશભાઈ યોગેશાનંદ જો ખરા જ હતો ચાલો દાદાજી ચરણવિધિમાં આવે છે કે આપના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટ પ્રયાસ થાઓ અને સર્વે મહાત્માના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટ પ્રયાસ પુરાયમાન થાય એ જે બે વાક્યો આવે છે તો એમાં એવું કહ્યું હતું કે જ્ઞાની પુરુષના સર્વોત્કૃષ્ટ સદગુણો આપને જે દેખાયા હોય એ બધા લખવા અને બીજું પોતાની ફાઇલ એકના પાંચ પોઝિટિવ ગુણ લખવા અને ઘરની દરેક ફાઇલના પાંચ પાંચ પોઝિટિવ ગુણ લખવા તો ઘણા બધા મહાત્માઓ બહુ સુંદર લખેલા હતા જેમાં બહુ સારું કર્યું આ લખી લાવ્યા છે બધા બધા બહુ સરસ લખી લાવ્યા તારી ફાઇલ કરી છે ને મેં ચેક કરીને પાછા આપ્યા અને કીધું કે ફરી એના પર આપ ચિંતન કરીને પાછું આગળ લખજો કારણ કે ટાઈમ ઓછો હતો એટલે જ્ઞાની પુરુષના ગુણો બહુ ના લખાયા પછી એવું કીધું કે જે ગુણો તમને અત્યારે શબ્દ સ્વરૂપે લખ્યા પણ પછી કયા પ્રસંગમાં ક્યાં દેખાયા હતા એનું ચિંતન કરજો અને લખજો તો જ્ઞાની પુરુષની દશા આપણને જેમ છે તેમ એક્ઝેક્ટ સમજાશે અને નિધિધ્યાસન કહેવાય એટલે ભાઈ દાદાજી આપે જે નિધિધ્યાસનની વાત કરી હતી કે પહેલું સ્થૂળ સ્વરૂપે નિધિધ્યાસન આવશે પછી ગુણ સ્વરૂપે આવશે અને પછી સ્વરૂપે આવશે એ અમારું છે તમને અત્યારે ના હોય પણ આવી રીતે આગળ વધાશે શું શાહ સાહેબ બરોબર છે પછી દાદાજી બીજો પ્રયોગ એવો કરાયો હતો કે આપણે ઉપયોગપૂર્વક પાંચ જ વખત દાદા ભગવાનના અસીમ જય જયકાર હું બોલશું પાંચ વખત યોગેશાનંદજી બોલાવશે આપણે બહુ શું ઉપયોગપૂર્વક અને આપણે જોવું છે કે આપણું ચિત્ત કેટલી વખત બહાર જતું રહે છે કે પાંચ વખત પણ આપણે બોલી શકીએ છીએ ખરા એટલે આપણને ખબર પડે કે આપણે અંદર શું શું માલ પડ્યો છે એવું પ્રયોગ કરાયો હતો બીજો ઉપયોગ ઉપયોગ સ્થિર થાય એના માટે બહુ સરસ હવે પ્રયોગો કરવા જોઈએ ત્યાં શુદ્ધાત્મા પ્રયોગો કયા તે બધા આપણા લાઈન બોલ્યા ને આ પ્રયોગો હવે ખાસ કરાવવા જોઈએ બધા પછી ત્રીજું એવું કરાયું હતું કે તમને ના ગમતું હોય એવી એક વસ્તુ કહેવી દરેક જણાએ એટલે ના ગમતું હોય એવું દરેકે એક વસ્તુ બોલવી કે શું ના ગમે છે અને ના ગમતા પરથી જે આખી જાગૃતિ આપણી ત્યાં ચૂકાઈ જાય છે ત્યાં આખું ફોકસ થાય આપણું ધીમે ધીમે કે ઘરમાં ફાઇલો જોડે ના ગમતું હોય એટલે આપણે અવશ્ય ત્યાં ઉપયોગ ચૂકી જ જવાનો આપણો જે દેખાતું થાય તો પછી ત્યાં ધોવાતું થાય આપણું એમ એ પ્રયોગ કરાયો હતો બહુ સરસ બીજું હા બધાએ દાદાજી કહ્યું હતું સંખ્યા સવારે ઓછી હતી વરસાદ હતો એટલે મેં કહું તો આપણે બીજી રીતે લાભ ઉઠાવી અમે આ તો એ બધાએ ના ગમતું શું છે પોતે કહ્યું હતું પોતાનું કે દાદા મને આ વસ્તુ નથી ગમતી એમ બહુ સુંદર થયું ક્યાં આગળ આ થયું હતું મધુરિકા હોલમાં બરોબર છે દરકત થાય છે ત્યાં બહુ સરસ દર મહાત્માઓનો જે આપણે કહીએ છીએ ને તો તરત જ પોતે બહુ જ એકદમ ઉપયોગ પૂરો નાખવો પડે ધન્ય છે મહાત્માઓ ધન્ય છે બહુ સુંદર એટલે શાહ સાહેબ આ ફાઇલ છે શું કરીશું એને આપ આશીર્વાદ આપો અમારા બધા આશીર્વાદ છે પૂરા બધા એને શું અમારે તો બધી જોવી પડશે અને પછી તમને આપીએ જોઈએ અને પછી શાહ સાહેબને કહીએ બરોબર છે સરસ બહુ સર બહુ ચોખ્ખું આની હાલતના આવી કોઈ દાડ થઈ જ નથી કોઈ રીતે બને જ નહીં આ તો પછી આપજો મને તો આપણા સંતપુરુષ એસ પટેલ એમને આ ત્રણ શ્રેણી નંબર સત્યાવીસમાંથી ત્રણ સૂત્ર પૂછાયા છે તે આપણે એનો સત્સંગ લઈએ કે દાદા લઈશું સાહેબ આપતો પુત્રો મહાત્મા લઈએ કે તો નમો વિતરાગા છવ્વીસ છવ્વીસ જુલાઈનું છે આ એમનું નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જે જયકારો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી આ તો એમને લોગો બનાવી દીધો છે ફર્સ્ટ ક્લાસ કૃપા કરી નીચે આપેલા પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો વિગતવાર સમજાવવા પ્રાર્થના સાથે નમ્ર વિનંતી છે શ્રેણી સત્યાવીસનું સૂત્ર નંબર સિત્તેર લિંક એટલે આ તો સત્યાવીસ એટલે હમણાં થઈ તે નહીં હમણાં પ્રકૃતિ એમાંથી છે અચ્છા લિંક એટલે એક જ્ઞાની થયા પછી જેનો સાધો જોડાઈ ગયો એ જ્ઞાની દાદા ભગવાન એમ પટેલમાં પ્રગટ થયા ચોવીસ તીર્થંકર ભગવંતનું ભેગું સ્વરૂપ એ આખી લિંક કહેવાય મન વાણીને કાયાથી ક્યાંય પણ લીકેજ ના હોય ત્યારે લિંક હોય એમને એમ ના હોય આ તો લિંગ શબ્દનો તેનો અર્થ સમજાવે છે એસએમ લિંક સામાન્યપણે જે વાત આપતા વાણી કે સત્સંગમાં આવે ત્યારે તરત જ આપણે અંદર ફિટ કરીએ કે એપ્લાય કરીએ એવું નહીં ન હોતા આપણી દશા તરફ વધારે એમાં ધ્યાન રાખવું અંતરમાં એ બહુ જરૂરનું છે ઓટોમેટિકલી સમજાયું ને આપતા પુત્રને દાદા ભગવાને કેટલા સુંદર રાખ્યા છે એટલે આપણું એ સચવાવું એ બહુ બહુ જોવાનું એ જોયા કરવું પડે છે સમજાયું આપણું પોતાનું ક્યાંય આવે છે કે નહીં જોવું જ નજર રાખવી જ જોઈએ સમજાય છે દાદા ભગવાન મળ્યા પછી આવા શું કહીએ સમર્થ પુરુષ આ કારણ વિશે અને એમાં એમના આશય મુજબમાં ક્યાંય પણ કંઈક જો આવતું હોય તો તરત જ એની સામુ સુવિધા કરીને સામે રહેવું પડવું રહેવું જોઈએ સમજાયું બધાએ એ ખાસ જરૂર છે બહુ એટલે લિંક વસ્તુ બહુ જુદી છે એટલે આમાં તો એક પરમાર્થ મૂક્યો છે આમ તો દાદા ભગવાને બધાને જ્ઞાન આપ્યું છે આજ્ઞા આપી છે બધું એનું એ જ છે પરંતુ લિંગ સ્વરૂપ રહેવું જે જે રહે એના માટે તો અંતરથી એ મન વચન કાયાની બહુ જ એમને લાભ મળે અને આજ્ઞા સ્વરૂપની એકતા એવી સુંદર રહે અંદરથી કે બહારના શરીરમાં એ બહુ સહાયકારી થઈ પડે પુષ્કર તો આ કાળમાં બહારનું શરીર આપણને સરખી રીતે રહેવા દેવું એટલું સહેલું નથી સહેલું નથી આપણને એટલે એ ખાસ કાળજી રાખવા જેવી છે શ્રેણી નંબર સત્યાવીસનું એકસો પિસ્તાલીસમું સૂત્ર સમયનો પર્યાય અને અવસ્થાનો પર્યાય એ બેમાં ફેર છે સમયનો પર્યાય સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય જ્યારે અવસ્થાનો પર્યાય સૂક્ષ્મ હોય છતાં બંને પર્યાય વર્તમાનતાના જ છે આ તો આપણે અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ બાપોય રચના નથી અને વ્યવસ્થિત છે સમજાયું એમાં આપણે આ કારણે વિશે જાગૃતિનું લેવલ ક્યાં સુધી જઈ શકે છે એના માટેનું સૂચક છે આ સૂત્ર કે આ કાળમાં આપણી સમયાવર્તી જાગૃતિ પ્રગટ થવા માટે આપણે અવસ્થાએ અવસ્થાએ કેવી રીતે જાગૃત રહી શકીએ એના માટે છે એટલે આ પાંચ આજ્ઞા અદભુત રીતે સંયમ સ્વરૂપે દાદા ભગવાનથી આપણને પ્રાપ્ત થઈ છે અને આજે જે અમારા થકી પણ જેમને જે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું બધાને પ્રાપ્ત થાય છે એ બધામાં મૂળ આશય એ જ છે આખું અવસ્થા અવસ્થા સમય તો બહુ ઝીણી વસ્તુ છે આજના બધા વિજ્ઞાનીઓ એની પાસે બહુ મથી રહ્યા છે પહોંચી શકાય એવું નથી પરંતુ આપણે આજ્ઞાધર્મથી આ સમયવર્તી આપણને અંદરથી કારણ સ્વરૂપે આપણને જેટલી જેટલી જેટલી અંશે જેટલી આજ્ઞા પડાય એટલે અંશે આપણને જરૂર કારણ કારણ સ્વરૂપમાં જમા થાય જનરેટ થાય આપણામાં અને એ જ આખું સમયવર્તી પરિણામ પામે પરંતુ આપણી અવસ્થાની જાગૃતિ બહુ જરૂર છે અવસ્થા માત્ર એટલે સંયોગ માત્ર સામે આવ્યો તો તરત જ એટલે સંયોગનો સ્વભાવ તો વિયોગી છે પરંતુ એનો વિયોગ થવા દેવો એ આપણે જોવાની જરૂર છે કે આપણે એવું શુદ્ધાત્મા પદે શુદ્ધાત્મા સ્થિતિએ કરીને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી પ્રત્યેક સંયોગ સામે સંભાવથી રહી શકીએ એક નિકાલ થાય એનો બહુ જ જરૂર છે અને સંભાળ નિકાલ મન વાણી કાયા અને જગત અને જગતના બધા મન વાણી કાયાના સંબંધો ફાઇલોના સંબંધો એટલા ભાગમાં જ સંભાળ નિકાલ છે એટલે મન વચન કાયા ઉપર જ બહુ ધ્યાન રાખવું જોઈએ બધા સંભાળ નિકાલમાં ખાસ કરીને તો પછી બીજા બધા સંભાળ નિકાલ તો સારી રીતે થયા કરે એટલે પર્યાય પર્યાય એટલે અવસ્થા એટલે એનું સમય પર્યાય અને અવસ્થા પર્યાય એટલે આ તો શુદ્ધાત્માની શુદ્ધ પરિણતિ છે બધી એ સૂચક છે એમ સૂત્ર અઠ્ઠાણું સત્યાવીસમાંથી ક્રમિક માર્ગ એ બહારથી શુદ્ધિકરણ કરતા કરતા અંદર જવાનો માર્ગ છે જ્યારે અક્રમ માર્ગ એ પહેલા અંદર શુદ્ધિકરણ થઈને બહાર આવવાનો માર્ગ છે અંદર એ રિયલ છે પરપેચ્યુઅલ રિયલ છે અને બહાર એ પરિવર્તનશીલ વ્યવહાર છે એટલે આ તો ક્રમિકમાં ક્રમાંક બરોબર છે પરંતુ એટલા માટે જ આપણે આ ક્રમ વિજ્ઞાન છે અને અક્રમ વિજ્ઞાન એ અંતરનું વિજ્ઞાન છે આજ્ઞાધર્મે કરીને એટલે આજ્ઞાધર્મથી આપણે અંતરના જીવનમાં સતત જાગૃતિ પણ કેટલા કેવી રીતે રહી શકીએ એના માટેનો પુરુષાર્થ બહુ જ જરૂરી છે પુષ્કળ જરૂરી છે અને એટલા માટે કે જેથી અંદરથી આપણી શુદ્ધિકરણ થયા કરે મન વચન કાયાના વ્યવહારની શુદ્ધિકરણ થયા કરે અને એમ અંદરથી શુદ્ધિકરણ કરતા આપણે અંદર શુદ્ધ થયા છીએ કે જેથી કરીને આપણે બહાર વ્યવહારમાં સંયમિત પરિણામે કરીને બહુ સારી કરી શકીએ એ શુદ્ધિ વગર ના બને અંતરની શુદ્ધિ વગર બહુ જ જરૂરનું છે એટલે અંતર શુદ્ધિ ઉપર જ બધું કાળજી છે એટલે પહેલા અંદર શુદ્ધિકરણ થઈને એટલે કે એ તો શુદ્ધિકરણ કૃપાથી થયેલું છે અને આપણા આત્માનું વિશુદ્ધ શુદ્ધ વિશુદ્ધ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે કૃપાએ કરીને એ દ્રષ્ટિએ કરીને ને શુદ્ધિએ કરીને અને આજ્ઞાધર્મથી આપણે અંદરની શુદ્ધિ થવી એ જ મોટો મુખ્ય માર્ગ છે આપણો એટલે વ્યવહાર શુદ્ધિનો આખો માર્ગ છે આખો આપણો એટલે વ્યવહાર શુદ્ધિ થાય એ જ દર્શન શુદ્ધિ કહેવાય એની સાથે સાથે એક સાથે જ થયા કરે એટલે આ રીતે આ તો તમે ક્રમિક માર્ગ ને અક્રમ માર્ગ એટલે અક્રમ માર્ગનું આ તો આશ્ચર્ય કેટલું ખુલ્લું સુંદર થયું છે એનો પૂરેપૂરો લાભ લો આજે ખૂબ લાભ લો અને ધમધમાઈ દો આપણે દરેકના જીવનમાં કશું થવાનું નથી કોઈને એક શ્વાસને આગો પાછું નહીં થાય ગમે તેવું થાય કરે આ શું થઈ જશે પણ ખાસ પર બચી પડો ખૂબ ખૂબ બચી પડો દાદા ભગવાને આ કોઈ એક વાત આપતવાણીમાં તો બહુ લખ્યું છે એમને ખાસ છેલ્લે છેલ્લે કે બધા જ માટે લખ્યું છે એવું ધમધમાવો એવું ધમધમાવો બચી પડો હવે આજ્ઞાધર્મમાં આ સમય એવું છે એના માટે એટલે ખાસ કરો જય સચ્ચિદાનંદ આપજો તો પદ બોલાવીશ હે બે બોલા બોલાવ પદ બોલાવો તાર શું કમલેશજી સચ્ચિદાનંદ कई रात न जोड़ महात्मा મહાત્માને કઈ પૂછવું કરવું વાતો કરવી કરતા રહેજો હા કે હા સૂક્ષ્મથી સૂક્ષ્મ ઓકે સમય તો એવી વસ્તુ છે કે આપણું જ્ઞાતા દ્રષ્ટાપણું એવા પ્રકારે હોય કે મન મનના પૂદગલ બહુ સૂક્ષ્મ છે સમજાયું એ છેલ્લા એ લેવલ પર જાય છે સમય વર્તી ત્યાં જ થાય બીજે ના થઈ શકે શરીરના બીજા કોઈ અંગમાં બીજા અંતરકરણમાં કોઈ જગ્યાએ થયા એવું નથી ખ્યાલ અને આપણા માટે મહાત્મા હે મનના પૂતગલો બહુ સૂક્ષ્મ છે બહુ સૂક્ષ્મ એટમ અને પરમાણુની વચ્ચેના અણુ ને પરમાણુ કે છે તમે સમજી શકાય એવું નથી સમજાયું જે સ્કંધોનું મન આખું બનેલું છે મટીરિયલ મન એટલી બધી સૂક્ષ્મતા એ છે એટલે સ્કંદોની સૂક્ષ્મતા દ્રવ્ય ભાવે આવી દ્રવ્ય મન થયું છતાં પણ એ સમજાયું નથી એવી સૂક્ષ્મતા છે એટલે તે લેવલે આખું સમજવાનું છે સમજાયું એટલે પોતે હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મા દ્રષ્ટિ કરીને એ મનને આપણે જ્ઞેય સ્વરૂપે આજે અવસ્થાઓમાં જાણીએ તો ઘણું થઈ ગયું જ્ઞેય સ્વરૂપે છૂટા પડ્યા ગયા છે આપણે અજ્ઞાતા છીએ જ્ઞાતા જ્ઞેય સંબંધ એ સંબંધ બને તેટલો પાકો વ્યવસ્થિત થતો જતો જાય એ જોવાનું ગયું પણ પરંતુ એકદમ થાય નહીં ને મન ઉપર જવાય નહીં એની જે સાથે એને પહેલા પછી વાણીના પૂતગલો છે વાણી અને વાણીના પૂતગલો એવા છે પાછા એ સૂક્ષ્મ છે અને સ્થૂળ પણ છે એટલે કે સૂક્ષ્મ સ્થૂળ કહેવાય એને સમજાયું અને અંતરના વાણીના બધા પૂતગલ પરમાણુઓ છે એ સૂક્ષ્મ જવાના એ પચાયા એ બહુ મોટો સાગર છે હમ અને પછી આ કાયા અને પાંચ ઇન્દ્રિયોને બધી આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો આવી ગઈ ખ્યાલ આવે એટલે બધું એવી રીતે છે તો એટલે સમય છેલ્લા મનના પરમાણુ પરમાણુ એને જાણી જોઈ અને તે પ્રમાણે એ રહે તે પ્રમાણે આપણે જ્ઞાતા દ્રષ્ટાપણાની વાત એટલું બધું રહ્યા કરે એટલે ઉત્તમ થાય નાશ જાય એટલું એને પ્રમાણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા જ કરે પણ સમયવર્તી કહેવાય છે એટલે પરમાણુ અંદર આપણી અંદર આકાશનો એક પ્રદેશ ઓળંગે એને સમય કહે છે એટલે અંદર જેટલું આકાશ ખુલ્લું થાય ને એમાં પરમાણુ ને એ બધું એ તો બહુ ઝીણી વાત થઈ ગઈ એટલે એ છેલ્લું પરિણામ છેલ્લા શરીરમાં જ થાય કયા શરીરમાં એને ચરમદેહ કે છે અને આજ્ઞાધર્મ એ ચરમદેહના કારણો બધા અંદર સર્જન કર્યા કરે છે આજ્ઞાધર્મ અને પુરુષાર્થથી અને તપથી પરાક્રમે કરીને પણ આપણે જેટલું રહીએ તે બને તેટલું નક્કી કરવું જોઈએ સ્વાધ્યાય કરીને કે સવાર કે જે અમુક સમય કાઢવો જ જોઈએ કે જ્યારે બધા કોઈ ધમાલ ના હોય કશું ના હોય બહુ એવા સમયે આપણે જે કલાક બે કલાક જેની શક્તિ પ્રમાણે થઈ શકતા હોય જરૂર કાઢવા જોઈએ સમજાયું સવારે સવાનો કાર ઉત્તમ કહેવાય સવાનો કાર એટલે ઝડપથી બધાને થાય એવું નથી પરાણે કરવું એવું નથી પણ જે શક્તિ પ્રમાણે અને ધીમે ધીમે જો શરૂ કરે તો એનો લાભ લઈ શકાય એવો છે દિવસમાં બધા જાગી જાય ધમાલ ને એ બધું થાય ને પછી આખા દિવસમાં તો તમારે એ પ્રમાણે જ રહેવું પડે બધું સંજોગોમાં એટલે સવારનો કાર ઉત્તમ છે બધા માટે બરાબર એટલે અવસ્થા પ્રમાણે અવસ્થા અવસ્થા એટલે આપણે કોઈ અહીંયા આગળ મન વચન કાય અને શુદ્ધિકરણ બધું વ્યવહારનું તે અવસ્થા આવે ચલો એટલે બહુ અને અવસ્થાના સમયમાં પાછો બહુ લાંબો ફેર નથી પાછો ફેર નથી ના એ સમય એટલે સમય શબ્દ તો શું છે કાળ કહેવાય છે આપણે વ્યવહારથી એને કાળ કહીએ સમય શબ્દ તો અસલ જુદો છે એટલે કાળનું સૂક્ષ્મથી સૂક્ષ્મ આખું છેલ્લું એનો સમય એને એમ કે હા એ આ માપમાં ના આવી શકે આપણા વ્યવહાર માપમાં ના આવી શકે વ્યવહાર માપમાં તો આપણે અત્યારે જે કાળનું માપ ચાલે છે ને એ પ્રમાણે હોય ખ્યાલ આવ્યો એ તો કેવળ જ્ઞાનમાં જ હોય છે તો દાદાજી શુદ્ધિની જે તમે વાત કહો છો એ શુદ્ધિ આપણા ઉપયોગપૂર્વક આપણે કરી રહ્યા છીએ કે શુદ્ધિ થઈ રહી છે શુદ્ધિ થઈ રહી છે એવું આપણે કહેવું નહીં કારણ કે મનવચન કદાચ આપણે જાણીએ છીએ ને હા એટલે આપણે મથવું તો પડે ને અંદર એટલે પુરુષાર્થ તો જોઈએ ને આપણો કે મન વચન કાયામાં જે કઈ શુદ્ધિ થઈ રહી છે એવું કહેવાનો મતલબ શું છે દાદા ફસામણ લાગે એટલે જવાબ પ્રયોગ એને કહેવાય પ્રયોગ કહેવાય એટલે જે બની રહ્યું છે મન વચન કાયાથી અંતરથી એ તો બધો એ તો આજે આગળ પ્રયોગ થઈ ગયો હતો એ પ્રયોગ આજે શરીરથી થયા કરે છે બન્યા કરે છે એમાં આપણે પ્રયોગી સ્વરૂપે રહીએ ને એટલે શુદ્ધાત્મા દશાએ કરીને ત્યારે આપણે પ્રયોગી ને પ્રયોગ એ બેનો એ પ્રયોગ કહેવાય આખો અને શુદ્ધ પ્રયોગ કહેતો ખ્યાલ આવે તમને એટલે આ મુખ્ય આ જ વસ્તુ છે પ્રયોગ ને પ્રયોગી ને પ્રયોગ જયારે પહેલા આપણે એકાકાર પાડે હતા એટલે પ્રયોગી પ્રયોગ બંને એક હતા એનું તો શરીર થયેલું એમાંથી આજે આપણે છૂટા પડ્યા છીએ એટલે આપણા શુદ્ધાર્થ અને જ્ઞાતારસના સ્વભાવથી આપણે આ આગળના આ મોં જેમાં ભરાઈ પડ્યો છે મારાપણું જે ભરાઈ પડ્યું છે અંદર ડિસ્ચાર્જ ભાગ જેટલો બધો છે એ બધો પ્રયોગ સ્વરૂપે આખા જીવનનો જીવન પ્રયોગ થઈ રહ્યો છે એમાં હવે હું પ્રયોગી શુદ્ધાત્મામાં આવ્યો શુદ્ધાત્મા દ્રષ્ટિએ એટલે એ રીતે પેલા લાઈનમાં આવ્યું ને પ્રયોગ આ રીતે સમજવાનો બોલો જય સચિદાનંદ મુક્તિ સુખ સંચયનમાં એકસો ચારમું પદ છે અને નીચે બોલો બોલો એકસો છપ્પન દિવસે બોલો સા साथ साथ समन्दर प्रतिष्ठित पिण्ड मा साथ साथ समन्दर प्रतिष्ठित पिण्ड मा मिले अमृत पीवाए ज्ञानी मिले सात समंदर प्रतिष्ठित पिंड सात समंदर प्रतिष्ठित पिंड ज्ञानी मिले अमृत पिवाए ज्ञान સંયોગી પુરામાં ભેળા થાય ત્યારે વાદળા સંયોગી પુરામાં ભેળા થાય ત્યારે વાદળા ઘટા ता तो ज्ञाने पोस्ते भारी दानु गोणी भूतता आखुए सामंदर डोहराए आखुए सामंदर डोहराए कादव कीचड़ ज्ञे સર્વે પરાજિન સંયોગીયવસ્તો પુરાણીને પરાધીન ભૂતે ભર્યો તેથી પરી ઉપાધિ પોતે ભર્યો તેથી પરી ઉપાધિ નાશવંત બી કેટલા વર્ષ થયા અનુભવ છું એમ ને બહુ સારું તું લખી લાવી પેલામાં છે ફાઇલ ને તું જોઈશ જ્ઞાન જ્ઞાન આપ જોઈ જાણે ना महासागरना दीपना महाज्ञानमोती न ना महासागरना की દાદા થકી મોક્ષ સમજાય ક્લીમ દાદા થકી મોક્ષ સમજાય એમ ક્લીમ દાદા થકી મોક્ષ સમજાય ક્લીમ દાદા થકી મોક્ષ સમજાય સાત સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં જ્ઞાની મિલે आमृत पीवाए ज्ञानी मिले अमृत सिवाए ज्ञानी मिले अमृत पीवाए ज्ञानी मिले अमृत पीवाए જય સચિદાનંદ આશ્ચર્ય છે સોળ વર્ષની છોકરી કોમર્સમાં પહેલા વર્ષમાં વિરાટના શબ્દ જે જૈનોના આજે સંભારે પડે સમજવો વિરાટના શબ્દ સમજવો આ સમજે છે બોલો બહુ સમજવા જેવું હોય છે આપણું મન વચન કયાથી આપણે કેવી રીતે રહીએ કેમનું જીવાય છે એમાં આપણે આપણે પોતાનું પોતાનું પોતે જોવાનું છે એમાં ક્યાં વાંધો આવે છે આટલું સમજવાની જરૂર છે બહુ આશ્ચર્ય છે બધી રીતે આશ્ચર્યનો કાળ કર્યો ને આવું છે બોલો પરિશ્રમ હતી આ છોકરી વડોદરા કે છે કે મને શુદ્ધાર્થમાં એમને દેખાતા ચાલુ થઈ ગયા એમ કે બહુ સારું હજુ વરસ જ થયું છે ને વરસ દાડો એટલે હવે બધું જો એને આ પુરુષાર્થમાં લાગી ગઈ બધું આનું શું બીજું કોઈને પૂછવું છે કંઈ સાત સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં એટલે કે મન વચન કયા સ્વરૂપ આજે આગળ પ્રતિષ્ઠા થઈ ગઈ હતી એને આવો કોણ છે આવો શું નામ નામ નથી લખ્યું શું નામ અર્ચના અર્ચના કેવા જાદવ અચ્છા હે ભલે કઈ વાંધો નહીં હો આપને અમારા તરફથી ખૂબ જ ભક્તિપૂર્વક ચરણ કરીને નમસ્કાર અને સર્વ સંકેતધારી મહાત્માઓને નમસ્કાર તમે અહીં નહોતા ત્યારે તમે હંમેશા મારી સાથે જ હતા તેવો અનુભવ આ ચાર મહિનામાં મને બે વાર થઈ ગયો ત્યારે યાદ કર્યા ત્યારે તમે સ્વપ્નમાં હાજરી આપીને મને તમે દર્શન આપ્યા છે ગઈકાલે રાત્રે સમય મારા ઘરે આવ્યા હતા જૂન મહિનામાં મેં મારા નવા ઘરે પ્રાતવિધિ કરાવી હતી ત્યારે મારા નવ વર્ષની મારી નવ વર્ષની ફાઇલ એમની ફાઇલ મને કહેતો હતો કે મમ્મી દાદાજી ક્યારે આવશે ઓમ નામ છે એનું ઓમ એમની વાઈફ કે મને કહેતો હતો કે મમ્મી દાદાજી ક્યારે આવશે તો અમારા નવા ઘરમાં તમારા પગલાં પાડવા માટે અમારા બધા તરફથી તમને ખૂબ જ ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ જરૂરથી બધા જ તમારા ઘરના પરમાણુઓને શુદ્ધ કરી આપો બીજું એક ખાસ કારણથી આજે હું રજા લઈને તમારા દર્શન માટે આવી છું કે અત્યારે સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્સી છે એમાં મારી ઈચ્છા ન હતી કઈ વાંધો નહીં તો છે આ બધું આપણો હિસાબ હોય છે જાઓ આપણે ફરતી જોઈશું હા ને જાઓ આવા ટાઈમમાં એને જ્ઞાનવિધિ લેવાની ઈચ્છા છે એટલે અંદર ઓલું જ્ઞાનવિધિમાં બેસવાની છે હા એ તો અહીંયા થાય ત્યારે જોઈશે હવે એકદમ તો થોડા દિવસ પછી એમના એમના એ અહીંયા વડોદરામાં જ છે તમે એના પાસે રાખો હા એ જશે બેજે હા સાચી વાત છે ધન્યવાદ વિધિ કરશે જય સચિદાનંદ દાદા જય સચિદાનંદ કોણ પૂછે છે બોલો દાદા એપ્રિલ મહિનાનું અપ્રમ જે એમાં લખેલું છે અહીંયા આવો ને સર થોડો વખત પછી અસર જાઓ કરો બોલો દાદા એપ્રિલ અક્રમ વિજ્ઞાન જેમાં લખેલું છે માહિર ભગવાનનો ફોટો શું કામ આપશે અક્રમ વિજ્ઞાનમાં શું લખ્યું છે એટલે મને માર્ક કર્યું છે તમે માર્ક કરેલું છે અચ્છા કે મહાવીર ભગવાનનો ફોટો શું કામ આપશે એટલે મૂળ ભૂતકાળ પ્રશ્ન એવો છે કે જ્ઞાન તો અનુભવમાં આવે છે તમારી પાસે જ્ઞાન લીધું છે નિર્મા પાસે અને દીપકભાઈ પાસે ત્રણ જગ્યા લીધેલું તો જ્ઞાન તો અનુભવમાં આવે છે પણ તો અમારા માટે દાદા છે સિમંદર સ્વામી પ્રત્યક્ષ કહેવાય કે ના કહેવાય એવું સતત થયા કરે એટલા માટે એકવાર પરંતુ પૂછી લો તમે શું કહે અમારા માટે દાદા કેસીમંદર સ્વામી પ્રત્યક્ષ કહેવાય કે ના એવું સતત ત્યાં કરે છે પ્રશ્ન થયા કરે છે કાયમ એટલે મને એકવાર પૂછી લો એટલે અમારે અમારા માટે કે છે હા એટલે અમારા એમના માટે તમારા માટે કે અમને તો તમે કે નીરુમા કે દીપકભાઈ એ જ મળેલા છે એટલે અમને દાદાનો પ્રત્યેક શબ્દ કે દર્શન નથી ત્યાં એટલે સતત એવું મનમાં થાય છે અનુભવ જ્ઞાન તો અનુભવમાં આવે જ છે પછી પછી શું બીજું વાંધો શું આવ્યો એવું એટલે દાદાનો દાદાને સિમંદરભાઈ પ્રત્યક્ષ કહેવાય કે નહીં ભાઈ એવું સતત થયા એટલે મેં તમને ખાલી પૂછ્યું મને સમજાતું જલ્દી બોલી જાય અંદર દાદા કે સિમંદર સ્વામી અમારા માટે પ્રત્યક્ષ કહેવાય કે ના કહેવાય એવી મૂંઝવણ રહેશે એવું સતત થયા કરે તમે તો મળ્યા જ છો સતત એવું રહ્યા કરે છે પ્રત્યક્ષ ક્યારે કહેવાય કે દેહ સાથે હોય તો એ તો તમે જ મળ્યા ને બરોબર છે એટલે તમને જેમનું રહે ને અનુભવ છે પછી પૂછવાનું ક્યાં રહ્યું તમને અનુભવ તમે કહો રહ્યા કરે પછી બીજું શું રહ્યું વાંધો નહીં અનુભવ તો છેલ્લું છે એટલે સવાલ એ થાય છે કે આમાં મહાવીર ભગવાનનો ફોટો કે ફોટો કામ નહીં આપે તો પછી અનુભવ કેમ ના કહેવાય એને અનુભવ ના કહેવાય એટલે ભટ્ટે દ્વિગા કાઢી નાખ્યું છે એટલા માટે અનુભવ હજુ અનુભવ સમજ્યા નથી તમે શું કોને કહેવાય તે પ્રશ્ન ઉભો જ ના થાય એને અનુભવ કહેવાય પરંતુ સમજાય છે એટલે બહુ સમજવા જેવું છે આપણે તમારે આમાં બધું બહુ લખ્યું છે તમે બહુ લાઈનો કરી છે આ બધું ક્વેશ્ચન કર્યું છે જો પેલો હે હા તો મારી મહાવીરનો ફોટો શું ખોટો એમ અહીંયા અક્રમ વિજ્ઞાન છે કા કયો અંગ છે એપ્રિલ મહિનાનો એપ્રિલ મહિનાનો સારું ભલે ભલે તો નો ફોટો શું ખોટો હા ચિત્રપટ કોને લાભ કરે એ કૃપાળદેવની જોડે બેઠા હોય એમને જોયા હોય અગર તો એકાદ શબ્દ પણ સાંભળ્યો હોય એમની રૂબરૂમાં આરાધન કરેલું હોય તો એ ચિત્રપટ કામ કરે નહીં તો ચિત્રપટ કામ કરે નહીં એમાં પૂછ્યું છે કશું આવે એ તો સમજાયું કે નહીં અમે જ ના કહીએ છીએ ને અમે કહ્યું છે કે જેને આરાધન કર્યું હોય એટલા જ લોકો ચિત્રપટ રહેવા દેજો બીજા કોઈને ચિત્રપટ આપશો નહીં અમારા ગયા પછી ચિત્ર પર કામ નહીં આપે ફક્ત અમને જે મળ્યા હતા એ લોકોને ચિત્ર પર કામ આપશે જે અમને મળ્યા નથી એમને જોયા નથી અમારી જોડે કંઈ પણ વ્યવહાર થયો નથી એ ગમે તેના ચિત્ર પર પૂછશે તો કશું કલ્યાણ નહીં થાય ફક્ત પુણ્ય બંધાય કારણ કે ઉધે રસ્તે જતો હોય તો છતો રસ્તો કરે છે માટે પુણ્ય બંધાય છે શું બીજું પૂછવું શું આમાં સમજી ગયા તો જાઓ જાઓ આશીર્વાદ શું નામ કહ્યું તમારું જીતેન્દ્ર ત્રિવેદી જય સચિદાન ક્યાં રહો છો સુવર્ણપુરા સુવર્ણપુર ચાલો એટલે સાત સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં મન વચન અને કાયા આપણા દેહના એ મન વચન કાયા એ નામ એનું અને નામની માયા એ દેહના અને એ મન વચન કાયાના ભાવ કર્મ દ્રવ્ય કર્મ ને કર્મ આ સાત સમંદર છે પિંડમાં પણ સાતે સમંદર તમારે તો અર્પણ થઈ ગયેલા છે તો બસ શું વાંધો છે જ્ઞાની મરે અમૃત પીવાય અને પિંડમાં હવે આપણે આ ડિસ્ચાર્જ સ્વરૂપ જેટલો ભાગ રહ્યો એટલામાં ધ્યાન આપવાનું છે રાગદ્વેષ અજ્ઞાન માયાથી ધુમ્મસ બધું થવાનું છે આ બધું બધો અનુભવ આવે છે ને બસ થાય છે ને બધો બસ પછી અને હું શુદ્ધાત્મા છું રહ્યા કરે છે ને બસ બીજું શું જોઈએ ઘણી વખતે આ બધું ધુમ્મસ ને બહુ હોય તો ના રહેવા દે પણ આમાં હું કરીએ પણ હું શુદ્ધાત્મા છું રહે અંદર તો રહે જ પાછું એટલે પ્રતિતિ ના જાય તમારી સમજો લક્ષ જરાક અલગ ડોલક થાય બીજું કશું ના થાય એટલે લક્ષ જેટલું સ્થિર થાય એ જોવા કરવાનું આપણે લક્ષ સ્થિર થાય છે બસ લક્ષ્ય લક્ષ સ્થિર થાય એટલે અનુભવનો સ્વાદ ધીમે ધીમે આવે એકદમ ના આવે શું યોગેશભાઈ શું કાઢશો હે પૂછો કઈ કોઈ વાત વાત કરવી છે કોઈને આ કોણ ઓ જેસી ડૉક્ટર બોલો ડોક્ટર જેસી છે આ બાજુ છે છે અહીંયા છે એ ત્યાં જ રાખો મોટી નથી ચાલતું દાદાજી અમે દાદાજીના મોઢેથી સાંભળેલું હા કે અક્રમ વિજ્ઞાન પામવા માટે અક્રમ વિજ્ઞાન પામવા માટે એક અને અનન્યપણું હોવું ઘટશે એક અને અનન્યપણું હોવું ઘટશે આ દાદા શું કહેવા માંગતા હતા શું એનું પાછળનો આશય આપ સમજાવો કૃપા કરશો અક્રમ વિજ્ઞાન પામવા માટે એક અને અનન્યપણે હોવું ઘટશે એટલે અક્રમ વિજ્ઞાન માટે કહ્યું જ્ઞાન તો પાના હોય બધા પણ અક્રમ વિજ્ઞાન પામવું હોય ત્યારે એક અને અનન્યતા એ બહુ જરૂરનું છે હવે એક ને અનન્યતા હોય ત્યારે તો એ ઠોકર ખવડાવે જ નહીં કોઈ દાડો કોઈ ઠોકર નહીં ખવડાવે એટલે આપણે ઠોકર થાય વાગે છે શું છે એ ખ્યાલ નથી રહેતો ત્યારે બહુ સમજવાનું બધું એટલે એક અને અનન્ય એક ને અનન્ય અક્રમ વિજ્ઞાન પામવા માટે એક ને અનન્ય સિદ્ધાંત એ સિદ્ધાંત એ સંપૂર્ણ સ્યાદવાદપણે સિદ્ધાંત છે એમાં એવું નથી કે એમના વગર બીજું કોઈ ના હોઈ શકે એવી વાત જ નથી એમાં વાત સમજાય છે એ તો જેને પામવું છે એના માટેની વાત છે આ તો એક અને અનન્ય ગાડા માણસને લઈને એક અનન્ય રહે ને તો ગાડાનું જે થવું થશે પણ એનું તો કામ કલ્યાણ થઈ જાય પણ એવું રહી શકવું મુશ્કેલ છે ને એના વ્યવહારમાં રહે કોઈ એકબીજાને આ વ્યવહાર બીજાને અંદર રહે તો બહુ થઈ ગયું ને આપણા ઘરમાં એક અને અન્યનો સિદ્ધાંત બહુ જુદો છે જેમનું બધું મારા મારાપણું આખું અહંકાર બધો નીકળ્યો હોય સમજાય છે ને એ બધું એમ એમ ના થાય એટલે એક પણ હું આપવું સહેલું નથી દાદા મર્યા પછી કંઈ આપણે આવી ગયો માની માની ચાલે તેવો લાભ મળશે એટલું છે સમજાય છે એટલે એક અને અનન્ય એટલે તમે તો મળેલા છો ખ્યાલ આવે ને એ શ્રવણ ચાલ્યા જવાનું અને ચાલ્યા ગયા છતાં અત્યારે આપણે ઘણું કંઈ પૂછવાનું થાય સમજવાની ઈચ્છા થાય હોય ને ત્યારે તમને જ્યાં એક અને અનન્ય પણ લાગે ત્યાં તમને મળી શકે છે એવું છે એમાં એક અને અનન્ય એક અનન્યનો સિદ્ધાંત એટલે આ વિશ્વમાં બધી સ્પર્ધાઓમાંથી મુક્ત થયેલા હોય એવા ત્યાં આગળ જ એકને અનન્યને પણ આવી શકે નહીં તો ના આવે નહીં તો આપણે એક સ્વરૂપ થયેલા અનન્ય એટલે પોતે અન્ય સ્વરૂપમાં બધું વાચા કરીએ અને માનીએ એક સ્વરૂપ એવું થઈ જશે વાત સમજાય છે બધી સ્પર્ધાઓમાંથી નીકળી જાય તારે જ આવે નહીં તો આવે જ નહીં અને જગત આખું સ્પર્ધા વગર હોઈ શકે જ નહીં ગમે તેવું દાદાને મળ્યા ધ્યાન પામ્યા તો પણ બહુ સમજવું પડશે ખ્યાલ આવ્યો એટલે જે મળ્યા છે એને એવી રીતે આવી શકો તો આવી શકે છે અને અત્યારે એમને જ્યાં પણ એકક જે સમજાયું હોય જેવું હોય રહેશે તો પછી એ પ્રાપ્ત થયાનો આખો લાભ મળશે અને વિજ્ઞાન ખુલ્લું થઈ શકે છે ઋષિબેન આટલું બધું લાભો આપ્યું કઈ ગયા ચાલો એકાદ પત્તો બોલાવો મોડે છે કે નહીં કશું મોડે નથી હે એમ કપડાં ધોવાની વાત કરો છો તે એ સરસ બોલ્યા છે એમનું પેટ છે કેમ બેસો બેસો ત્યાં આગળ કઈ વાંધો નહીં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા બધાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા નતે હચના માયા ભાગમાં સહન થતું નથી ભરતી ભરહાડમાં હવે સહન થતું નથી ભરતી ભરહાડમાં હવે સહન થતું નથી બળતી ભરહાડમાં હવે સહન થતું નથી બળતી ભરહાડમાં પૂરી નખો ખોજણ હતી ગાંઠુના મૂળિયા મૂળિયા દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ કાયા ના કપડા આયુષ ટોકા છે અને કાસડા કરમના ઉકલાતા નથી હજી કોયડા પજલના મૂકીને સાફ કરો એ એકમેવ પ્રાર્થના ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા દાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા નારા ચોખા બમાં વ્યવહારે જા મોક્ષ રખો અંતસ્કરણ મન વાણી વર્તના મોક્ષ રખો સ્વચ્છ રખો અંતસ્કરણ મન વાણી વર્તના સ્વચ્છ રખો અંતસ્કરણ મન વર્તના કોઈને કમતા નથી ગંદા માતા થકી દેખાય છે ઉછળા દાદાના જ્ઞાન કયા કાયાના કપડા આપણું જે હતું નહીં છે છિન્ન થશે નહીં આપણું જે હતું નહીં આપણે ક્યાં ચોટવા મોહન સક્તમાં દોડત દોડત દોડત ભટક ભટક ભટક ભટક થકત થકત બોલે જીવ હવે ખપે મોક બોલે જીવ હવે ખપે મોક ચક્કર ચક્કર ચાર ગતિ દુનિયા ચક્કરણા ચક્કર ચક્કર ચાર ગતિ દુનિયા ચક્કરણા તમે યાત્રા કેવી ગઈ દાદાજી આપની કૃપાથી ખૂબ જ સરસ ગઈ દાદાજી જીસસ હાજર હતા કે નહીં આપ સાથે સાથે જ હતા દાદાજી જીસસ મળ્યા ને મળી ગયા બિલકુલ દાદાજી એટલે જીસસ એટલા સાથે હતા દાદાજી જીસસ ક્રાઇસ્ટ જીસસ ક્રાઇસ્ટ જ્યાં જ્યાં બધે કર્યા છે એ બધા રૂટની આખી યાત્રા છે એમને ભાગ આવી ગયું સારું કર્યું બહુ સરસ જેરુસલેમ ગયા હતા કે હા દાદાજી જેરુસલેમ બેથલેહેમ જોર્ડન ઇજિપ્ત અને સિનાઈ ત્યાં ગયા હતા અમે દાદાજી પણ ઋષિબેન ચડી શક્યા નહોતા કારણ કે એનું ચઢાણ બહુ શુદ્ધ હતું શુદ્ધ ચંદ્રબેન આપતો પુત્ર કમલેશ આનંદ મમ્મીજી એમના એકાઉન્ટમાંથી આજે જ્ઞાનદાન માટે આઠ હજાર એકસો આપે છે એનું એકાઉન્ટ છે ને સચ્ચિદાનંદ શાહ સાહેબ સ્વીકારો રસેલી સાનંદજી જ્ઞાનદાનમાં જવા દેજો જય સચ્ચિદાનંદ મહાત્માઓ આપણે અગિયાર પચાસ થઈ છે અને નવીનાનંદજી શું કે એક પ્રાર્થના બોલાવે છે આપણે જોઈએ ચાલો હે આ પછી કીર્તન બધી એ તો છે ને હલો હલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શ્રી દાદા ભગવાન वितराग परमात्मा ने नमो नमो हे वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान हे वितराग शासन रक्षक देवी देवताओं हे वितराग पंथे प्रेरक माँ श्री पद्मावती जी અમારા ભૈયાની આ ભાવના અને પ્રાર્થના શ્રવણ કરી અમારા આત્યંતિક મુક્તિના પરમ પ્રકાશક સજીવન પ્રેમ મૂર્તિ શિવ સ્વરૂપ પરમાત્મા મૂળ કારણ નિમિત્ત પરમ પૂજ્ય શ્રી કનુદાદાજીને અખંડ તંદુરસ્તી સભર સંપૂર્ણ સ્વાસ્થ્ય અને દીર્ઘકાલીન જગત કલ્યાણનું પરમ કારક નિમિત્ત બનવા માટે આપ આશીષના ફૂલો વરસાવશો અને કૃપાના અમે સિંચજો અમારી ભાવના મૂર્તિ મંત કરવા માટે આપની દૈવી શક્તિઓને યથા યોગ્ય ઉપયુક્ત કરી અમારા ઉપર પરમ ઉપકાર કરશોજી જય સચ્ચિદાનંદ સચિદાનંદ જય ચલો નમો હે ખૂબ જ વાત છે નમો વિતરાગાય નમો હરિયંતાળમ નમો સિદ્ધાળમ નમો આયરિયાળમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ એસો પંચ નમુકારો સર્વ પાવક પણાસણો મંગલાણમ ચ સવેસીમ પડમમ હોય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ભાવનાબેન ઉભા થાવ તમે અત્યારે વોર્ડ નંબર આઠમાં છો ભલે તો તમે મૂક્યું છે ને બધું બહાર દેતા સારું અમે વિધિ કરીશું ત્યાં તમે દાદા દાદા કરજો દાદા ભગવાન ભગવાનના સિંહ જયકાર કરજો હા ભાવદાબેને આ કોર્પોરેશનની ચૂંટણી છે એમાં એમને કહ્યું છે બાયો ડેટા મહાત્માઓ આપણે બધા તરફથી એમને આશીર્વાદ મળે અને એમનું નામ સિલેક્ટ થાય એવું ભાવના કરજો બધા હું ભાવનાબેન ચૌહાણ છે આઠમા વોર્ડ નંબરમાં જન્મ એવો દેજો દાદા મેળું જાય તળી જન્મ એવો દેજો દાદા મેળું જાય તળી જન્મ દિવસની ઉજવા પાસે છેલ્લી વસ્તુ મળી પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી જન્મ એવો દેજો દાદા મેરું જાય ટળી જન જન્મા સમય સાર રે ટીકો અરૂપી જ્ઞાના સાર રે પહોંચાડ તો રે પ્રભુ પહોંચાડજો ભવ પાર રે મારી વિનતડી લીજો સ્વીકાર રે મારી વિનતડી લીજો સ્વીકાર રે દાદા ભગવાનના તાર હો ભગવાનના અસિંગ જયકાર હો હેપી દિલ ટર્યું જોતા દિલ ટર્યું ઓહો દાદા શ્રી ઓહો દાદા શ્રી વિદય પરમાત્મા વિદય પરમાત્મા અજન્યા જન્મી વ્યતા મુક્તાત્મા વ્યતા વ્યવસ્થિત કરતા શ્રી વ્યવસ્થિત કરતા શ્રી happy birthday to you happy birthday to you જ્ઞાની મહર્ષિ મારસી જ્ઞાની મારસી જ્ઞાની મારસી જય સચ્ચિદાનંદ તો હવે ઉપયોગપૂર્વક અસીમ જે જયકારો દાદા ભગવાનના બોલાવે છે આનો બધા ઉપયોગપૂર્વક ઝીલીએ બધા બહુ સુંદર રીતે ચાલો દાદા ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન ઠારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસિંહ જય ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અખિંગ જયકાર જયકાર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હા હર્ષભાઈ બોલો પ્રણવ મેસેજ આપું દાદા કે પ્રણવે દાદાને ચૌદ લોકના નાથ તરીકે જોયા અનુભવ્યા અને અમને બધાને બતાવ્યા મને ખાલી એટલું જ કીધું હતું એના શબ્દોમાં કે ડફોર ના ઓળખાણ પડે તો તારું નથી આ હું બધા મહાત્માને એટલા માટે કહું છું બધાને કે દાદાજીને છેલ્લા ટાઈમમાં સંપૂર્ણપણે ભગવાન તરીકે અનુભવ્યા છે અને આપે ત્યાં બેસી જે અનુભવ થયો એમાં તો હદ થઈ ગઈ કે એને અહીંયા અમનાર અમારી આગળ વાત કરી કે દાદાજીએ મને વિધિ કરી ગયા મને નહીં આપ તો ખુદા નિમેશભાઈને અને સંતોષને અને છેલ્લા પાંચે પાંચ દિવસ નિમેશભાઈ અને સંતોષનો જ ખાલી લાભ લીધો છે એનો બંને આપી આ છોકરો એવો રુજુ હતો સીધો હતો એનું દિલ બહુ મજાનું હતું અને એની સાથે અમે હતા અને છેલ્લે સો ડબલ્યુબીસીમાં દાદા ડોક્ટરે એમ કીધું કે તારા સિવાય કોઈના અંદર ના રાખીશ એમ ત્યાં એને બધા મહાત્માઓને પ્રશ્ન બોલાવીને દર્શન દીધા છે એક એક બરોડાના મહાત્મા બધાને બોલાવી બોલાવી કે હવે પતિ ગયું ભગવાન દર્શન કરો એનું કામ થઈ ગયું છે કામ થઈ ગયું એનું તો શું ચિરાગ મહાત્માઓ કંઈ કહેવાનું છે બધાને ચાલો તો પછી ભક્તપુત્રો જય સચ્ચિદાનંદ જય દીપકભાઈ પછી આપજો દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવન હવે અમે તમને જવા નહીં દઈએ ભૂલે મારું સર્વે તમને સમર્પણ કરીએ ભૂને મારું સર્વે તમને સમર્પણ કરીએ અન્ની સાથે વર્તે મોક અંકાશે ને અવનીમાં તે અની સાથે વર્તે મોક્ષ અંકાસીને અવનીમાં દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય दादा भगवान जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान जय बोलो रे बोलो रे जय दादा भगवान जय बोलो रे बोलो रे जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान Hello, hello, hello.